શું કમાઉં છું જવાબના આધારે જવાબ જતી ના કમાઉં તારે શું કે નહીં કાંઈ કરું એટલે કરતા હતા ને કે નહીં કાંઈ કરું શું કે મગજ સારું છે જવાબ આવી છે મગજ બગડે ને જવાબમાં નહીં કર્યું ડાક્ટર સમજે એટલે રિલેટિવ ટુ મગજ બોડી શરીર આ બધા એના આધારે જ બધું કમાણી થાય છે એ કે તારા એકલા ડેર થતી નથી આ એટલે કોણ કઈ શક્તિ કરે છે આ સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ બધા ભેગા થઈ અને કાર્ય થાય છે શું થાય છે બરાબર ને એટલે આ વ્યવસ્થિત શક્તિ અને કહું છું વ્યવસ્થિત શક્તિ આ સૂર્ય ચંદ્ર તારા બધું ચલાવે છે બધું જ એને વ્યવસ્થિત જ રાખે છે તો તારું વ્યવસ્થિત શક્તિ કરાવી છે હા તું તો સુધારમાં થઈ ગયો અને શ્રેયસ જુદો થઈ ગયો હવે શ્રેયસને ઘર ચલાવશે પણ પ્રેરણા કોની તમે વ્યવસ્થિત શક્તિ તને હવે ને પહેલાં તો તું અહંકાર કરતો હતો હું કર્યું મેં કર્યું કર્યું અહંકાર ગોની વાત હતી તમે ભલે ને અહંકાર એટલે પોતે ના કરે છતાં આરોપ કરે એમનો અહંકાર પોતે ના કરતો હોય તો એના મને એમ લાગતું હું જ કરું છું એવું લાગતું આ તો કમાયો ત્યાં કે મરી ગયો ત્યાં તું મરી ગયો કે કોઈ મારી ગયો કંઈક મારે નથી મળ્યું તો મરી ગયો ખોટ ખોટ ગાડી તે કોને ગાડી મારી ઈચ્છા ને તો મારે આ બધી નફો એટલે કોણ સાયન્ટિફિક સરકમ છે એવિડન્સ સમજ પડે ને એટલે આ વ્યવસ્થિત શક્તિ બધું તારું ચલાવશે કોણ ચલાવશે વ્યવસ્થિત શક્તિ દ્વારા ચલાવેલી છે આવે અને તમે સુધાર્થમાં થઈ ગયા શું નામ થયું છે રમણલાલ રમણલાલ રમણલાલ રમણલાલ રમણલાલ આવે રહ્યા અને તમે સુધાર્થમાં થયા છો રમણલાલ એમના કરના ઉદય ભોગવ્યા વ્યવસ્થિત શક્તિના આધારે સમજ ને તમારે જોયા કરવાનું રમણલાલ શું કરે છે રમણલાલનું મન શું કરે છે બુદ્ધિ શું કરે છે શું કરે જોયા કરવાનું બધું જ્ઞાતા દક્ષા પરમાનંદી હવે વ્યવસ્થિત વ્યક્તિ કરે છે એનો દાખલો આપું આ પહેલો છે તે મારા હાથમાં આમ હું લઈને જતો હોય મારા હાથમાં લટ અસર ગયો એટલે મેં આમ પ્રયત્ન કર્યો આમ છતાં પડી ગયો આમ છૂટી ગયો પેલો હોટલવાળો શું કહે તમે જ તોડ્યો કેમ મને શું કહે તમે જ તોડ્યો બીજો કોઈ હતો નહીં તમે જ તોડ્યો માટે પૈસા આપો આપણે એમ લે એક ડોલર પણ આપણે તો નોકરે છે પેલા લઈને આવતા કપડાથી અને એના હાથમાં પડ્યા નીચે પડી ગયા અને ભાગી ગયા તો આપણે સમજી જવું કે એને તોડ્યા નથી આ વ્યવસ્થિત તોડ્યા કોને તોડ્યા એટલે નોકર ને શું કેવું કે દજાયો નથી ને ભાઈ શું કેવાનું છે દજાયો નથી ને એટલે નોકર જોડે હો આ તે તો દેવ જેવા ભગવાન જેવા છે બધા છે ત્યાં ચીડાય કેવા અને આ તો ચીડા ભગવાન જેવા બરોબર ને પછી પાછું નોકરને એમ કઈ ના દેવું વ્યવસ્થિત પડી ગયું તે વ્યવસ્થિત એવું બધું <laughs> કરે એટલે આપણે આવું ગુડવું દોડી નહીં ધીમે ધીમે આસ્થાથી ચાલતી આવે ખબર ને આપણું વ્યવસ્થિત જ્ઞાન દાદા આપે એને કઈ કહેવા દેવા નહીં નહીં કે દેવાનું ખબર ને કારણ બોન જ નથી અવરું કરે દુરુપયોગ કરે વ્યવસ્થિત તને બધા ને તો છોકરું બીજા ફેંકીને કે એ કરી વ્યવસ્થિત કર <laughs> હવે બીજો વ્યવસ્થિત દાખલો આવો આ એક દાખલો તમને ગમ્યો કે રમણલાલ હા હવે બીજો દાખલો વ્યવસ્થિત શક્તિકાર છે આપું આપણે બેંકમાં સાથે ગયા અને એક ગજાઓ બસો ડોલર છે આપણી પાસે અને બીજા બે બે હજાર ડોલર લીધા આપણે એ બીજા બે હજાર ડોલર લઈને આપણે આવતા હોઈએ ત્યારે બોર્ડ વાંચ્યું ડિવાઈડ ઓફ થિંગ્સ એટલે આપણે રમણલાલને કહી દઉં ગયા જરા રસ્તો ખરાબ છે હાથી ચાલજો રમણલાલ ગજુ દબાઈ દે પણ પેલી જમાત કઈ કાઢી નથી હોતી એ વાટેલા મરચા બચવા તૈયાર આવે દસ વર્ષમાં ફેંકે અને કાપી જાય તો વ્યવસ્થિત નથી જવું શું કહ્યું કાપી ગયો પછી જોઈ લઉં બસો ગયા કે બે હજાર ગયા તો બસો આપડા ગજામાં છે એટલે આપણે સમજી લેવાનું શું ગયું બે જ ગયા ચલો નાખો ને મનમાં સમજી રહ્યું વ્યવસ્થિત કપાવડાયું આપણે પકડી ગયા આજે વ્યવસ્થિત ના વ્યવસ્થિત ગુનેગાર ફરતા હતા ત્યાં પકડી ગયા આપણે પેલો પકડાશે ત્યારે ગુનેગાર પેલો દત્તર જલેબી બધું ખાતો છે ને પકડાશે આપણે પકડી ગયા તો કઈ ને તને સમજ પડી ને જો આ જ્ઞાન ચૂકે નહીં હા બહુ સુંદર આ વિજ્ઞાન છે એટલે લોકો પૂછે કે શ્રેયસ શું કહ્યું તારું કે છે લોકો ગુંબાડે કે પેલો રાશિ કે શું લઈ ગયો તાર આપણે કંઈક બે હજાર ડોલર ગયા તે આપી દે ખરા બધા સારા માણસો ભેગા કરીને આપી દે ને પાંચે પાંચે ભેગા કરીને આગળ તમે સાસુ હતા શું કે છે બે હજાર આપી ના દે નહીં આપડા ગુજરાતી આપે ને <laughs> એટલે આવું છે એટલે આપડે શું કરવાનું ગધામાંથી આ ગધા બસો હતા અને આમાં કઈ હતું નહીં અને કઈ દેખાઈ દેવાનું ગધું કાપી જે ખરો પણ કશું ગયું નથી એટલે કે તો બહુ ડાયો માણસ હતો હા એને કહેવા થયું આપણે ફાયદો કઈ વેલે આપી ના મહેન્દ્ર આપી દે ના બોલા કહેવાય દાદા જૂઠું આટલું હોતું જ નથી લઈ કરવો એમ હમાન ડગો કરવો એ કરવું આ તો મળી જૂઠું કે આ સમજણથી ઉડતું પાપ બધે શું કરે મૂરખ જેવા થઈને બધું આપણે બાંધ્યું પાપ ના બાંધે પાપ બધા અટકાયા આપણે શું કર્યું પાપ અટકાયા હા આ જૂઠામાં કહીએ હેતુ રાખી પણ લઈ લેવાનો જૂઠું સમજાવે હવા એવું પકડવાનું નહીં જૂઠા હાથાનું તમે જૂઠાનો હેલ્પિંગ થતો હોય બધાને શું સારું કહેવાય સમજો ને જે આત્મા માટે જૂઠું બોલે કહેવાય શું હોય આત્મા ભૌતિક માટે જૂઠું બોલે તારે દોષ લે તને સમજ પડે ને બરાબર દાદા હું હાર્ટ નો ડાક્ટર છું ધણીને મોટો હાર્ટ એટેક આવે તો એની ધણિયાણીને કહેવાનું કે નાનો હાર્ટ એટેક છે એ જૂઠું નહીં કહેવાય ને <laughs> મોટું હોય તો મોટો હોય તો નાનો કહેવાનું એમ શું હાર્ટ એટેક એની સારું લાગે ચિંતા ના થાય એ જૂઠું ના કેવાય ને હા હેતુ સાર હોય ને અમારે પૈસા હેલ્પિંગ થતા વાત તને પૂછે સમજણ પડે છે ને કેટલા વાક્ય થયા પછી આપણે શું થયું પેલા પછી આપણે પેલા પેલાઈ ગયા એમને કે આપણે આપણે ઘેર જતા હોય રાતના તે વચ્ચે રસ્તામાં પોલીસ ગેટ આવી તો આપણે કેવું ભાઈ હા વ્યવહારથી આપણે પોલીસ ગેટમાં દેખાય બધા આપી દેવી એમાં આપણું શું થાય છે શું કહ્યું એટલે પોલીસ ગેટ ગેટવાળાને કહીએ કે ભાઈ જુઓ બે હજાર ગયા ડોલર કેસ ન દીધો શું કહ્યું એટલે નંદાઈ પછી ઘેર દઈએ ઘેર સાડા આઠ વાગે આવ્યા આપણું મન છે ને મન ખરું નહીં મન તારું એ કઈ બની ગયું છે એ મન કે છે હા તમે તો વ્યવસ્થિત કે છો પણ આ પેલા ને કાલે બારસો આવ્યો તેનું શું એવું મન કે તાર શું જવાબ આપવો પડે મન શું કે છે વ્યવસ્થિત કે છે પણ કાલે પેલા બારસો આપવાનું તેનું શું મન આપે નહીં કશું ચિંતા પાર કરી કરાવે ઉભા કરાવે આપે નહીં કશું આખી ને ગોદા માર માર કરે સર વગર કોમ ગોદા માર માર કરે મને શું ફાયદો છે આ મહાપુરાણ જ્ઞાન થી બચ્યા આ જમતું નથી શું થયું મન જમતું એટલે આપણે શું કરવાનું ઘેર જઈ અને કહેવાનું કે શું દૂધ નાખીને શીરો બનાવો અને હા બીજા અજીર્ણ થાય ને તો દવા લઈ લઈશું પણ અત્યારે ભરપેટ એટલે બઉ ખાધું ને એટલે પછી જમીન ઉઠ્યા ત્યારે એગ્રી કે નહીં તમારા માટે પાન બન્યા શું તકલીફ વાંધો નહીં મને ઊંઘ આવવા મળી <laughs> પછી મન મન ચૂપ થઈ જાય ને પોલીસ વાળો આવેલો પોલીસ વાળા પૂછ્યું કે ભાઈ શું થયું ટકા તેડી લાવ્યો છું આખી રાત દારૂ પીધો છે ને રમી રમ્યો છું કે ભાઈ કઈ વધ્યું છે આપણે દાવ દે ને વધ્યું છે આપણે કઈ બકરો કઈ કાપવો છે તે કઈક વધ્યું છે આઠસો ને હારી પછી રૂપિયા વધ્યા છે એટલે આઠસો ને હારી પછી ડોલર લઈ લેવાના આઠસો ડોલર બધા મૂકવાના હાડી પતિ ડોલર છે ને તે પંદર ડોલર પોલીસ કે તમે ચા પડી કરજો નાટક પાસે દઈએ આટલા ગયા આપણા ઘેર બેઠા આવ્યા બિચારા આપણને દોડધમ ના કરાય ને એટલે પંદર પોલીસ કે તમે ત્યાં પડી કરજો અને હાડા પેલો બિચારા એમ પણ કશું ચારો ના રાખે પોલીસ બાઈક બધું લઈ લીધું અને હજે સુધી શિકાર ના મળે શું ખાય બિચારો લઈ જાય અને પછી આઠસો ની ઘરમાં બેસવાનું અને તિજોરીમાં આઠસો મૂકી દેવાના અને બે હજાર બેંક ખાતે જમા કરવાના બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને આઠસો રૂપિયા આવી ને વ્યવસ્થિત ખાતે ઉધાર કરે કોણ ગભે ખર્ચો કરાવશે ત્યારે આવતા મહિનામાં જે નફો બેસણ આવે ત્યારે આવે તે વ્યવસ્થિત ખાતે ચાલે છે બરોબર ને બધું ગમે ઉધાર વ્યવસ્થિત નો જ છે આ બધું પછી દિવાળી પર વધ્યું એટલું આપું તમે હવે ને નહીં તો આગળ રડ રડ કરીને આવે પાછું એટલે આવતા ભાવનો કર્મ બધે અને બે ખોટ થાય અજ્ઞાની બે ખોટ થાય કેટલી ખોટ થાય એક તો લમણે લખેલું ગયું તેની ખોટ અને બીજું પાછો કકડાટ કરી કરે તેની ખોટ અને ઘેર આવીને પાછો કકડાટ કરે આ કોનું મોડું જોયું તે બધે ગભરી તું અક્કરમીને આલુ કશું નહીં ગભરામણ પાર કરે ને એટલે આપણે બે ખોટ નાખીએ લમણે લખેલી ખોટ જે આવે તે આપણે કહીએ લમણે બે હજાર લખેલા હતા બાટો એટલા લખી ના થાય સમજાયું તો વાત કરી કે લમણે લખેલું એટલે વ્યવસ્થિત વ્યવસ્થિત હિસાબ હોય ને તો નહીં કહેતા કે મારે લમણે લખેલું કયું વ્યવસ્થિત એ વ્યવસ્થિત આપણા હિસાબ લઈને આવ્યા છીએ બીજું પાછું આવ્યું પાછું વ્યવસ્થિત નહીં તમને સમજ પડી ગઈ ને વાત તમને બધાને સમજ પડી ગઈ હવે કેટલા વાક્ય થયા કેટલી આજ્ઞા થઈ ત્રણ આજ્ઞા થઈ ગઈ ને હા ત્રણ માં કશું અઘરું હોય તો મહેન્દ્ર કાઢી નાખીએ અઘરું છે આજ્ઞા આપું તો આજ્ઞા કેટલા ઋણાનુબંધ છે ઋણાનુબંધ દરેક નામ ભગવાન એવું છે ને ભગવાન નો ખુલાસો થયેલો નથી કેટલા રોડન છે સગા સંબંધ લગાવ્યા છે કેટલાક છે કેટલાક કેટલાક આમ રાઉન્ડ થી બસો બસો એક હશે બસો બસો એ તો બહુ બહુ ભારે નજીક ના આગા પણ બીજા કેમ છો નજીક ના આગા બસો તો પણ બીજા કેમ છો પ્રેયર ને બધા કરનારા નહીં કેમ છો પ્રેયર ને બધું કેમ છો કેમ છો કરનારા એ બધા ઋણાણ બંધારા ઋણાણ બંધો કરતા આપણે જરા હમારું આંખે ભેગેલા થાય દુનિયા હાડે હાડે તારે બધી વસ્તી છે બધા જોડે તાર કઈ જવા દેવા છે અમુક જ માણસો પાંચ પચીસ હજાર માણસો સાથે એટલો જ ગુણાંગન ચોપડે આપણે એટલો જ નામ ચોપડે નામ તે આ ચોપડા ચોખા કરવાના છે હવે સમજો ને એટલે હાલ આ પાંચ પચીસ હજાર માણસ માટે આપણે અહીંયા હાડી ટેબલ સાડી ત્યારે વસ્તીમાં ભટકવું પડે ત્યારે ચોખ્ખું કરવાનું છે આ ચોખ્ખું સી કરવાનું તે રસ્તા બતાડો નથી કૃષ્ણ ભગવાન તમારા પર ઉપર રહેશે બાપો નથી જે ઉપર તો આકાશ છે ખાલી કોઈ રહેતું નથી આમ તો ભૂતવાળો છે બધો તાર પછી બોયના સાયન્ટિસ્ટે પૂછ્યું ક્યાં રહેશે ઉપર નહીં રહેતો તો creature whether visible or invisible invisible છે વાંક ચીરા દેખાય દુર્ગા ભગવાન દેખાય ભગવાન બીજી કોઈ ક્યાંય રહ્યો નથી અને એ ફોરીના સાયન્ટિસ્ટ કહેતા હતા કે આ જગત તો ભગવાને બનાવેલું છે ભગવાન ભગવાન કઈ કુંભાર છે જગત ભગવાને બનાવ્યું છે લૌકિક લૌકિક માં સાચું છે પણ વાસ્તવિક જયારે જાણવું હોય ત્યારે ખોટું છે તમારે લૌકિક જાણવું છે કે વાસ્તવિક જાણવું વાસ્તવિક તમારા ભાઈ ને વાસ્તવિક તમારે વાસ્તવિક ગણવું છે કે લૌકિક ગણવું લૌકિકમાં ભગવાન બનાવ્યું છે દુનિયા અને વાસ્તવિકમાં ભગવાન નથી બનાવી તમારે લૌકિક ગણવું છે વાસ્તવિક તમારા ભાઈને બંને જાણવું છે બંને જાણવું મારે બંને જાણવું છે જેથી સમજ પડે કે કઈ બાજુ જવું લૌકિકમાં ભગવાનને બનાવ્યું છે એમ કેવું પડે લૌકિક લૌકિકમાં કારણ કે લોકો અભણ અને આ તો બધી વિચાર નથી કરેલા હોતા એમને કઈ ભગવાન નથી બનાવ્યું એટલે તો સ્ટોર લૂંટી લે એ તો માણસો હોય ત્યારે વાર્ષિક કહેવાય શું કહ્યું જે સમજદાર તત્વના વિચાર કરતા હોય એવા સમજદાર હોય ત્યારે વાર્ષિક વાત કહેવાય બાકી વાર્ષિક વાત કોઈને કહેવાય નહીં ને અને વાર્ષિક વાત લોકોને ખ્યાલમાં નથી એ તો જ્ઞાની પણ કોઈ બહાર પાડે પણ એ છે ને તકલીફ એ છે ને કે તમે વાસ્તવિક વાત કરો સમજવાની શક્તિ સમજવાની શક્તિ નથી જરૂર હોય તેને એટલા જ વાત કરી બહાર ના કરી બહાર તો હું ભગવાન ભગવાને બનાવ્યું બહાર તો પણ વિચારક માણસ વાસ્તવિક કેવું પડે વિચારક માણસ અસરામણ થાય ભગવાન બનાવ્યું તો આવું કેવું બનાવ્યું આમ કેમ બનાવ્યું ને એટલે વિચાર માણસને છે તે ભય દેખાડવાની જરૂર નથી ઉપર ભગવાન છે તને આમ કરશે વિચારક માણસને સાચી વાત સમજણ પાડી છે તે વિચારક માણસ નથી God is not created of this world at all આ વર્લ્ડ વિજ્ઞાનથી ઊભું થઈ રહ્યું હું જોઈને કહું છું અલૌકિકમાં ભગવાન ક્રિએટર નથી અને લૌકિકમાં ભગવાન ક્રિએટર છે બરાબર ને એટલે બહાર તો આપણે મારે કહેવું પડે ભગવાન ક્રિએટર છે શું તમારે વાસ્તવિક જાણવું હોય તો કેવું પડે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ અને તે હંડ્રેડ પર્સન્ટ ફેક્ટ વસ્તુ છે આ શું કહ્યું આ તો વિજ્ઞાન છે એક વસ્તુ છે આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ અને વાસ્તવિક વાત કરીએ છીએ હજુ સુધી મને ખબર નથી કે ચાલો બાળક જન્મે છે કે મનુષ્ય જન્મે છે એનામાં જીવ કેવી રીતે આવે છે કોણ જીવ મૂકે છે ક્યાં આ વસ્તુઓને ખબર નથી કે મનુષ્ય બાળક જન્મે છે તો જીવ કોણ મૂકે છે ક્યાંથી આવે છે જીવ ગર્ભમાં જીવ ક્યાંથી આવે આ વિજ્ઞાની આપણે વાત કરીએ છીએ તો આ નથી જીવ ક્યાંથી આવે છે ગર્ભમાં જીવ આવતો નથી આ આ જે માન્યતા છે લૌકિક માન્યતાઓ છે લોકો કહે છે કે કે ચાર છ મહિના પછી ગયા પછી મેં જીવ આવ્યો કે છે ગર્ભમાં એવું કે તમે સમજો ને એ લૌકિક વાત સાચી છે હવે અલૌકિક ગમણ છે લૌકિક જાણવું છે આપણે તો સાચી સાચી વસ્તુ જાણવી છે કે હજુ વિજ્ઞાને નથી પૂરી શકતું લોકો શું કરે છે પાંચ છ આમાં જયારે સંચાલન થાય છે ને ત્યારે લોકો કે ભાઈ હવે એને શ્રીમંત એ કરો સંચાલન કરે છે પહેલો છે તે એમ બેભાન અવસ્થામાં મેં જીવ હતો જેમ ઈડામાં જીવ હોય ને એવી રીતે બેભાન અવસ્થામાં જીવ હતો આ જીવ વગર તો ગર્વ બંધાય નહીં મેં જીવ બેઠા સિવાય પછી જ ગર્વ બંધાય ભાઈ જીવ આવે છે કોણ કોણ લાવે છે if there is no God એ જો ભગવાન નથી તો જીવ કોણ લાવે છે ના રાધાકૃષ્ણ કરી શકતું નથી રાધાકૃષ્ણ છે જ અહીંથી જે ગયો નહીં તેના કર્મના હિસાબે એને છે તે પાકવી કર્મ કર્યો હોય પાછી વિચારો પાકવી કર્મ કર્યો હોય તો પશુમાં જાય તે પશુ યોની એને મળી આવે તે યોનીમાં દાખલ થતા હાથે જ એ માતાનું રજ અને પિતાનું ઝીય એકદમ તુષીરામ એકદમ ગબન થઈ જાય છે આ એક્ઝેક્ટ મારે સો ટકા વાત હાથી કહું પેલી બધી છે પછી એ ગરમ ધીમે ધીમે બધું વધારે વધતો હતો પાંચ છ મહિને જ્યારે અનુપાક બધા થાય છે ત્યાર પછી એમાં સંચાલન થાય છે ત્યારે આપણા લોકો સેવન કરે છે બરાબર ને ત્યારે એ જાણે જીવ બહારથી આ ઊંઘમાં બહારથી ના આવે તો ભણે ને તારે ગંધો બંધાય નહીં એ જતે જીવમય અંદર જઈ દાખલ થઈ અને તરત જ એના પિતાનું વિજય અને માતાનું એકદમ આખું ભક્ષણ કરી જાય અને ઘર બંધાઈ જાય આ બધું સમજવા જેવું રાજવી આ ગોટાળો ના સારામાં આ ગોટાળિયાથી તો લોકો દુઃખી છે મહા દુઃખી છે સાધુ આચાર્ય દુઃખી છે દોલતના દાવા મારદાર કર્યું છે પણ એ સમાજથી દૂર રહ્યા તો શું કહે છે એ દૂર રહ્યા છે એ જેને ચિંતા ના થાય એ બધા સમાજ થી દૂર રહ્યા હશે ના સમાજ માં રહીને બૈરા છોકરા સાથે તકલીફ છે આ ધીસ ઇઝ ધ ઇલેવન્થ આશ્ચર્ય છે આવું બનેલું નહીં કદાચ પણ આજે છે ચિંતા અને મેં કહ્યું છે ચિંતા થાય મારી પર બે લાખ દાવો મળશે અને સંસારમાં બહેરા છોકરા રહે છે છોડીઓ પહેરાવજે છોકરા પહેરાવજે જોબ કરજે વેપાર કરજે સિનેમા જોવા જજે બધું કહ્યું એટલે આધાર ઈચ્છા કાયમી એટલે તમારા અહીં જ્યાંથી અહીંયા આગળ આ પગલાય ના પડે આજે બી પુણ્ય મોટી જબરજસ્ત ત્યાં લાભ પામી ગયા દર્શન કરવા ના મળે બુદ્ધિ વગરના જ્ઞાની અત્યાવીસ દ્રષ્ટિ ટેન્શન આ શરીરને નથી થયેલું બદલો અત્યાવીસ દ્રષ્ટિ એક સેકન્ડ પણ ઓગણીસો ને અઠાવન થી ઓગણીસો પંચાસ સુધી સત્યાવીસ સુધી રહી ટેન્શન આ દેહનો માલિક રહ્યો નથી સત્યાવીસ વર્ષથી આ વાણી કોણ બોલે છે આપની સાથે આ વાણી કોણ બોલે છે સમજીએ તે પ્રમાણે તમારામાં દાદા ભગવાન એ અમે સમજીએ છીએ એ પછી તમારી અંદર દાદા ભગવાન પ્રખ્યા છે તે હા પણ દાદા ભગવાન બેઠા છે તે બોલે તો આ હું અહીંથી બહાર જઉં ને તો એ એવું જ બોલે એના જેવું મારા જેવું બોલે તો એ ત્રણસો ડોલર મળે ચારસો ડોલર ના દાદા <laughs> દૂરદાણી થઈ ગયું એ દાદા ભગવાન એક શબ્દ જો બોલે ને તો એ દાદા ભગવાન દૂરધોણી થઈ ગયું દાદા ભગવાન તો ચૌદ લોક નો નાથ આખા બ્રહ્માંડ નો નાથ છે એ જાતે મેં જોઈને બોલું છું જાતે દર્શન કરીને બોલું છું અને એની સાથે જ રહું છું એ તમને બોલાવે છે ને પણ એ તમને બોલાવે છે ને પણ ના એ મને બોલાવતા નથી એ બોલતા નથી આ ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે આ ઓરિજિનલ ટેપ સાયન્ટિસ્ટ ને કહ્યું મેં આ સાયન્ટિફિક હજુ અમને અમદાવાદમાં તમને નહીં સમજાય આ તો અહંકાર રહીત હોય છે તેને સમજાશે આ ઓરિજિનલ જે આપણે વાત કરે છે આ ઓરિજિનલ નથી એટલે એટલે આ પાણી માય સ્પીચ નથી માય સ્પીચ ન હોય માય સ્પીચ એ પોઈઝન કહેવાય જેટલું માય હોય એટલે સ્પીચમાં પોઈઝન કહેવાય અને માય સ્પીચ ના હોય ત્યાં આગળ સરસ્વતી પ્રત્યક્ષ સરસ્વતી સમજ ને લખતા છે રાવજીભાઈ ઓરિજિનલ ત્યાં પ્રકારે લખતા છે તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દસતા છું આમાં જોયા કરું છું કયું શબ્દ ખોટો બોલે કયું એ નોંધ મારી પાસે છે આ વિજ્ઞાન એટલે શું દાદા વિજ્ઞાન એટલે શું વિજ્ઞાન ને વિજ્ઞાન શું વિજ્ઞાન બે જાતનું એક બાહ્ય વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને એક અધ્યાત્મ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન માં એબોનોર્મલ થાય એટલે પોઈઝન થઈ જાય શું થઈ જાય એ વિજ્ઞાન જરૂરિયાત કરતાં વધી જાય માણસોને જરૂરિયાત સાધારણ જરૂરિયાત પોસાય એનાથી આગળ વધી જાય તો એ પોઈઝન થઈ જાય જરૂરિયાત કરતા ઓછું હોય તો એ પોઈઝન કહેવાય સમજો ને એટલે નોર્મલ જોઈએ એ વિજ્ઞાન અને આ વિજ્ઞાન અંતરવિજ્ઞાન ઠેઠ જોઈએ આધ્યાત્મ વિજ્ઞાન સમજો ને કારણ પોતે પોતે સંપૂર્ણ થઈ શકે એમ છે શું છે પોતે પૂર્ણત્વ થઈ શકે એમ છે અસ્તિત્વનું ભાન છે જીવ માત્રનું અસ્તિત્વનું અને વસ્તુત્વનું ભાન નથી હું કોણ છું એ ભાન નથી એ હું પણ જે ભાન થાય એ પૂર્ણત્વ થયા કરે એટલે આ જગત સમજવા જેવું બહુ રહસ્ય છે ભગવાને બનાવી કરી આ બધું સારું વાંચી દીધું કોઈ ખ્યાલ નહીં શું છે આ બધી તમારી જો જોખમદારી છે તમે જે કરો ને તમારું પ્રોજેક્ટ છે ભગવાન આમાં હાથ ગાળેલો છે ભગવાન ગીરી માટે પ્રકાશ આપે છે શું આપે છે તે પ્રકાશમાં આપણે રમીએ છીએ એ પ્રકાશ ભગવાન બીજું કઈ કાઢતા નથી અને ભગવાનની હાજરીમાં આ તમારે પ્રોજેક્ટ કરો છો અને તમે એનું ફળ ભોગવો છો જયારે જે અનુકૂળ આવે એ પ્રોજેક્ટ કરજો તમારી જોખમદારી છે એટલે વાત સમજે તો નિવેડો આવે નિવેડો આવે ની કોઈ કાલે અમને ગોળો મારે ગાળો દે ને તો અમે આશીર્વાદ આપીએ શું કરે બે વાત ધરીએ મતલબ એમ ને તમે જેમ છો ને એ પ્રેમ કરતા શીખો એ શું કહેવા માંગે છે પ્રેમ કરતા શીખો એટલે માર થઈને પણ શાંતિ રાખો અને આ શું છે વિજ્ઞાન કે છે કે હું દેહ જ નથી તું મારું છું હું છું નહીં તમે સમજો ને એટલે આ વિજ્ઞાન જુદું કે છે કે હું જુદો છું તું મારું છે જુદો છે શું છે અને ક્રાઇસ્ટ નો પ્રેમ નિલાપ છે એ કે છે કે પાડોશી એવો પ્રેમ રાખીએ કે ડોલ મારે બીજો બીજી ખાધી કે છે શું કહ્યું એમ સામે સામે પ્રેમથી જીવો એમ કહેવા લાગે હેતુ બહુ સારો છે અને આ હેતુ જુદો છે અત્યારે ધ્યાનમાં રહી જાય તો હું જાણ કોને લઈ જાય તો એમ પટેલ લઈ જાય શું કહે સત્યાવીસ વર્ષથી એમ પટેલ હું જુદા થઈ ગયા ત્યારે મારે ચિંતા ઉપાધિ જોયેલી ના પટેલ છું નથી છેવટે પટેલ ને શું ચિંતા ના હોય હમણાં તમે કહો છો કે ચિંતા છૂટા તમે ચાલીસ ચાલીસ હજાર માણસ થયું ને તમે કે ધરાજી અને એમાંથી દસ પંદર હજાર માણસો એવા છે કે એક ક્ષણ પણ દાદા ચૂકે નહીં જેમ ગોપીઓ ને કૃષ્ણ સંબંધ હતો એવો સંબંધ છે અને એમને ભય જ ના પામે પછી દાદા ને ક્ષણ ભૂલાય નહીં એટલે ભય ના પામે અથવા ઇન્ડિયા નો વિજય બધે અહીં લોસ એન્જલ્સમાં બધે વિજય બધે સાઈઠ દિવસ છે કઈ કામ કરી લેજો આ શુક્રવાર કાલે શનિવાર અને પંદર રવિવાર ત્રણ દિવસ તમારું મુકામ છે તો હજી કઈ કામ કરી લેજો કારણ કે અમારે અમારા દેહના માલિક માલિકી પણ ના હોય એટલે અમારા સંસારમાં મારા પણ ના હોય શું હવે એટલે અમે આખા દુનિયાનું હોનું આપે તો અમારું કામ કારણ કે આ ઘરનો કપડો પહેરવા શું કહ્યું ખબર અને હું હું પબ્લિકનું લઉં તો મારી વાણી અવરી નીકળે ને પબ્લિકનું લઉં તો કઈ કઈ વાણી મારી તમારી બી પહેર મારા એ મારે મારા પુણ્ય બધું મારી પાસે હોય બધું મારે શું કરું ખબર ને અને હું જુદો અને ખાનાર જુદો ખાનાર એનું નસીબ લઈને આવેલો હોય શું કહ્યું નહીં કપડાં પહેરા એટલે આ દેશનું માલકી પણ નહીં એટલે અમને થતે કીર્તિની જરૂર નહીં કીર્તિની પછી અમને કોઈ પણ વસ્તુનું કામ ના કશું ના સ્ત્રીનો જ વિચારે ના પણ એ તકલીફ છે ને તો કે ભલે તમે નમસ્તે કે અમારા માટે અમારે કરવું હોય એવું તો એ બહુ મુશ્કેલ છે અત્યારે બૈરો છે છોકરો છે અમારે કરવું બહુ મુશ્કેલ છે બૈરા છે છોકરા છે એમને ખાવાનું એમને ખવડાવવાનું કપડાં જોઈએ બધું જોઈએ એટલે અમારા માટે બહુ મુશ્કેલ છે આ વસ્તુ મુશ્કેલ નથી રાજવી સમજણ નથી ના તમારું લઈને આવ્યા છો ગયા અવતારમાં બધું લઈને આવ્યા છો અને તેને કહો હું કમ કમાયો અને કમાયા તો દસ લાખ કમાયો ત્યાં હું કમાયો અને કોટ ગઈ ત્યાં ભગવાન ગાની <laughs> મેં નહીં ગયા કરે બધી આ તો બધું પૂર્વભાવનું લઈને આવ્યા છો સાહેબી સમજે ને જે લઈને આવ્યા છે એવું ફળ ભોગવો છો અને નવા પાછા કર્મ જે આવતા બધું ચોખ્ખું કરવું જોઈએ નવેસરથી ચોખ્ખો ફાઇલ રાખવી જોઈએ જે બગડી ગયું ગયું કોણ પણ નવેથી સુધારવું ને નહીં તો ઇન્ડિપેન્ડન્ટ થવા ફરો કોઈ સવાર ઉપરી નહીં એવું ઇન્ડિપેન્ડન્ટ થવા ફરો શું આ ડિપેન્ડન્ટ પણ ક્યાં બધી શરીર સારું હોય તો બધી આવશે તે હું નહીં ડિપેન્ડન્ટ કરું હે કે ભાઈ મારે નથી થવું કોઈના ડિપેન્ડન્ટ અત્યારે બહેનો છે છોકરો છે એ કોના ઉપર આધાર રાખશે they have to depend on somebody એમને તો કોઈનો આધાર રાખવો હું કોઈનો ડિપેન્ડન્ટ ના થવું હું કોઈનો ડિપેન્ડન્ટ ના થવું પણ બૈરા છોકરા તો મારા ડિપેન્ડન્ટ રહે ને બૈરા છોકરા તો મારા ડિપેન્ડન્ટ રહે ને અરે તમે ડિપેન્ડન્ટ છો એક એક વાર એક બ્રીથ પણ ડિપેન્ડ ઇન્ડિપેન્ડન્ટ થયા નથી ગયા ડોગ દુખતો ડોગ ના ડિપેન્ડન્ટ પણ ડોગ દુખતા કેમ રાજુ અરે બહુ દુખે છે બહુ દુખે છે ડોગ ના ડિપેન્ડન્ટ છો નાક ના ડિપેન્ડન્ટ છો કોલ ના ડિપેન્ડન્ટ છો આંખ ના ડિપેન્ડન્ટ છો શરીર ના ડિપેન્ડન્ટ આખો દાડો ડિપેન્ડન્ટ પણ છે અને સ્ત્રીઓના ડિપેન્ડન્ટ છો છોકરાને ડિપેન્ડન્ટ છો આ ડિપેન્ડન્ટ પણ ક્યારે જશે પચાસ વર્ષની ઉપર ડાક્ટરે કે સાહેબ મેં હાલ્યું હાલ્યું આ ડિપેન્ડન્ટ પણ શું કે જે પોતે નથી જવા બેઠો તે લીધે ડિપેન્ડન્ટ પણ આવ્યું છે પોતે છે એનું વાસ્તવિકતાનું ભાન થાય ડિપેન્ડન્ટ પણ જતું રહે શું કહ્યું એ કહે છે કે પચાસ વર્ષ પછી જતું રહેશે ડિપેન્ડન્સ પણ એ તો એને અજવાળું થાય ને તો એની મને આટલું ખબર પડી જાય કે મને ડિપેન્ડન્ટ પણ ગયું કે હજી વધારે ધારામાં કઈ પણ દુઃખ ના હોવું જોઈએ માણસ ને છે જ નહીં આ તો ઇન્વાઇટેડ દુઃખો છે આજે તમારી પાસે છે ને તે કંકોત્રીઓ લખીને બોલાયેલો માર તો આવજો અને આવે તાર કે તું કેમ આવ્યું તકે કંકોત્રી જો ઓળખાણ નથી કે દુઃખ છે એને આપણે ઇન્વાઇટ કર્યા ઇન્વાઇટ કર્યા છે દુઃખ ઇન્વાઇટ આપણે આમંત્રણ ના આપીએ જો તમને જાણો છો કે દુઃખ કોને કહેવાય તમે જેવું કરો એનું તમારે ભોગવવાનું છે સારું કરો તો તમારે દુઃખ નહીં થાય ખરાબ કરશો તો તમને દુઃખ થવાનું છે સમજાવો ખરાબ કરો તો દુઃખ થશે સારું કરો તો દુઃખ નહીં થાય દુઃખ ખરાબ કરશો તો દુઃખ થશે સારું કરો તો નહીં થાય એ દુઃખ ને સુખ નો નિશાની શું છે કારણ કે તમારે જો આ ભૌતિક સુખો જોઈતા હોય તો લોકોને ભૌતિક સુખ આપો અને દુઃખ જોઈતા હોય દુઃખ આપો અને મિક્સર નું ગમે ગમે ત્યાં મિક્સર આપો બરોબર ને પણ એ તો દુઃખનું સાધન કર્યું બીજ કર્યું પણ આ દુઃખ ક્યાંથી થાય છે આ ઇન્વાઇટેડ દુઃખો તમને સમજાવું ઇન્વાઇટેડ દુઃખો કે મુંબઈમાં એક ભાઈને ત્યાં હું ગયો હતો તે ભાઈને બેને કકડાટ ચાલતો હતો સાહેબ મેં કેમ ભાઈ આટલું બધું કકડાટ શા હાલ કરો છો કે જુઓ ના ભાઈ કાલે મારા મિત્ર મિત્રને મિત્રએ છે તે બંગલો બંગલાનું એ કર્યું વાસ્તુ કરી તેમાં છ રૂમ જોયા તે ભાઈ સાથી કકડાટ મળી બેઠી છે કે આપણને ચાર રૂમ કેમ પુહાઈ ગયા શું તમે વાસ્તવિક મને હકીકત કહો એ તો દરેક ભાઈને થાય કે ભાઈ એના છ છે આપણે ચાર છ કરો કઈ પણ મારું મૂળ હકીકત શું છે એ કહો જે બનનારો છે એ બે રૂમ રૂમવાળો હતો એને સરકારી લોન મળી ગઈ એટલે બાંધ્યો પણ બે રૂમ આવ્યો તો રોજ આવતો હતો તે અમને મોટા માને તમે મોટા માણસ આ રૂમો સોફા સેટ તમારનો હોય તે બધા મિત્રો મારનો આવે એ કોઈ ત્રણ રૂમ વાળો કોઈ બે રૂમ બધા અમને મોટા માનતા હતા પણ કાલે આ ભાઈએ છે છ રૂમ છે તાથી કગાટ મારી ગયો રોજો બે હતા છ થઈ ગયા ને આપણે કે એટલે ત્યાંથી આ આવું ત્યાં જવાનું હતું જમીન પાછું બધું જોઈને આપણું સુખ ને બગાડવાનું નતું પણ આ બેભાન પડે ઇન્વાઇટ કરી લઈ દુઃખ લે એ રીતે બધા ઇન્વાઇટ છે કોકની જણસો જુએ અને ઘેરકકડા હીરા જુએ અને ઘેરકકડા સાડી સાડી છે બજારનો વેપારી લટકાઈ હોય ને તે આપણે જોડે આવતા જોઈ લે કે ચીજ તો આમ ખોલી ગયેલું હોય આપણો પ્રકાર છે બધો ઇન્વાઇટેડ દુઃખ હતું દુઃખ ખરેખર છે નહીં બેભાન પણ આમ આપણે જે પ્રાપ્ત થયેલું હોય આપણા પ્રાગતા હિસાબે એ એમાં સુખી માની અને કોઈ વધારે હોય કોઈ ઓછું હોય એટલે આવું હિસાબ છે એમાં આપણે લેવા દેવા ના હોવી જોઈએ એવા સંસ્કાર આપણે ઘરના માણસને આપવા જોઈએ આત્મામાં ફરક કરો અને હોય તો શું ફરક બીજો પ્રશ્ન આ ચિંતાનો દુઃખ થાય છે તે ખરેખર કોને થતી હોય છે જીવને કે અહંકારને તમે સાંભળ્યા રાજીવ પ્રશ્ન ક્યાં ગયા સાંભળ્યો આનો આ જીવ જ્યાં સુધી ભૌતિક માં લાલ લાલતું છે ભૌતિક સુખોમાં માં એને લાલચ છે ત્યાં સુધી જીવાત્મા કહેવાય છે શું છે ભૌતિક સુખોમાં જ રચ્યો પચો રહે છે અને ભૌતિક દુઃખોમાં જ રચ્યો પચો રહે છે ત્યાં સુધી જીવાત્મા કહેવાય અરે આત્મા અંતરનું સુખ આત્માનું સુખમાં પડ્યો સનાતન સુખમાં ત્યારે એ આત્મા કહેવાય શું કહ્યું જીવને એનો એ જીવ કહેવાય શિવ કહો કે આત્મા કહો આ જીવને શિવમાં ફેર કેટલો જીવ એટલે ભૌતિક સુખોમાં રાખેલો હોય અને આત્મા એ મૂળ પોતાના સનાતન સુખમાં રાખેલો હોય આવી ગયો પહેલો પ્રશ્ન રાજુભાઈ સમજાયું ને આ ચિંતા અને દુઃખ થાય છે એ ખરેખર કોને થતી હોય છે જીવને કે અહંકારને આ ચિંતા અને દુઃખ જે થાય છે તે અહંકાર ને થાય છે જે દુઃખ અહંકાર ને થાય છે એટલે જીવને જીવને નો ફેર નથી અહંકાર લીધે જીવ કહેવાયો અહંકાર જતો રહેલે આત્મા કહેવાય એટલે જીવને થાય છે પછી પૂછ્યું કીધું અરવિંદભાઈ બુદ્ધિ અને શ્રદ્ધાના ઝઘડામાં દરેક વખતે બુદ્ધિ જીતી જાય શ્રદ્ધા અગર આપણું આપેલું જ્ઞાન મગજમાં ઉતરતું ના હોય તો શું કરવું બુદ્ધિ અને શ્રદ્ધાના ઝઘડામાં દરેક વખતે બુદ્ધિ જીતી જાય શ્રદ્ધા વગર આપનું જ્ઞાન આપેલું જ્ઞાન શ્રદ્ધા વગર જ્ઞાન જ કામ એને જ્ઞાન કહેવાય જ નહીં શ્રદ્ધા ના હોય શ્રદ્ધા ના હોય તો જ્ઞાન કહેવાય જ નહીં શ્રદ્ધા પહેલી ને આપણને ખાતરી થઈ જાય કે સાચી વાત છે એવી શ્રદ્ધા બેસી જોઈએ તો જ જ્ઞાન શકે નહીં ટકે નહીં કોણ કરે કોણ દલીલો કયા શક્તિ હોય હું જે બોલું છું એની શ્રદ્ધા બેસે એને એમ લાગે સો ટકા સાચી વાત છે તો એ છે તે મગજમાં ઉતરે ને ઉતરે નહીં જો સુધી જો બુદ્ધિ એક્સેપ્ટ નહીં કરે તો બુદ્ધિને બાજુમાં બેસાડી દેવી જ્યાં સુધી બુદ્ધિ આ વસ્તુને એક્સેપ્ટ ના કરે ત્યાં સુધી શ્રદ્ધા કેવી રીતે પેદા થાય બુદ્ધિ એક્સેપ્ટ કરે તો જ બે મન બુદ્ધિ ચીજ અહંકાર બધા એક્સેપ્ટ કરે ત્યારે લાગે પડે પણ આ અમારે એક એક શબ્દ આત્મા કબૂલ કરવો જ જોઈએ ન કરે તો પોતાની આડે છે આ તમે કહી શું કહ્યું કારણ કે એક એક શબ્દ એક્ઝેક્ટ જ છે પછી બુદ્ધિ તો વાંચી હોય તો અવરું દેખાડે અને સ્થિતિ હોય દેખાડે બુદ્ધિ વાંકી હોય તો બચકાય બચકાય કરે છે છે એવા રીઝનિંગ એમની છે કે જે એમને એક્સેપ્ટ નથી કરવા દેતું ના એવું કે ના ના નીકળ્યા છે કે જે દાદાની વાતને એક્સેપ્ટ કરવા નથી દેતું છતાં એમને વસ્તુને એક્સેપ્ટ કરવી છે એ તો વિપરીત બુદ્ધિ એમને પોતાની કરવી છતાં નથી કરવા દે તો કોઈ વિપરીત બુદ્ધિ છે ભાઈ એટલે વ્યભિચારી બુદ્ધિ છે તે છે જે બુદ્ધિ ઊંધું દેખાડે જે બુદ્ધિ આપણને એમ કે રેલવે ક્રોસ કરો ગાડી આવતી હોય તો આપણે ના હોય આ બુદ્ધિ કામની નથી ગાડી આવતી હોય ને બધું એમ બુદ્ધિ ગઈ એટલે ક્રોસ જોખમ લઈ જાય ને શું કહ્યું એટલે બુદ્ધિને આપણે સમજવું જોઈએ બુદ્ધિને બુદ્ધિ તો સમ્યક હોય છે શું પછી બીજું તમારી વાત એવી છે કે આ વાત મારી નથી માલકી વગરની વાત છે એટલે આ તદ્દન સરસ્વતી છે અને તે એક્ઝેક્ટ છે અને આત્મા કબૂલ કરશે જ અને તેમાં જો બુદ્ધિ આડી આવતી હોય તો એ બુદ્ધિને આપણે એમ જો સંબંધ ઓછો કરી નાખવો જોઈએ શું કહ્યું એમ જો સંબંધ ઓછો કરવો આપણી બુદ્ધિ તો વાઈફ માટે એમ કે જો ડાયવર્ટ કરો એ બુદ્ધિ કાઢવી નહીં પડે અમારે <laughs> ઘરમાં વિકાસ કરાવું છું બુદ્ધિ છે કામ તમે આ કોણ છે બુદ્ધિ ના હોય ત્યારે ભગવાનની પ્રાપ્તિ તો ગીતા મુખ્ય મંત્ર જ્ઞાન કર્મ અને ભક્તિ થી મુક્તિ થાય તો પછી બુદ્ધિ વગર જ્ઞાન બુદ્ધિ બે પ્રકારની કહી છે ને કે ભગવાને